શ્લોક નંબર થર્ટી સિક્સ કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાતિત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુ પુરુષોનો સત્સંગ કરવો સ્વધર્મનિષ્ઠ તથા ભગવાનના અનન્ય ભક્ત સાધુ પુરુષોના દર્શન વંદન પૂજન આજ્ઞાપાલન એ રૂપ સમાગમ કરવો વિષ્ણુ ધર્મોત્તરમાં સાધુઓ કહ્યા છે વિષ્ણુ ભક્તા સ્વધર્મ સ્થાહ પ્રશાંતેન્દ્રિય વૃત્તય વિરક્તાત્મનિષ વિરક્તા આત્મનિષ્ઠાશ્ચ યે તે સંત પ્રકીર્તિતા સ્વધર્મમાં નિષ્ઠાવાળા ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિનું નિયમન કરનારા વૈરાગ્ય સંપન્ન આત્મનિષ્ઠાવાન અને વિષ્ણુ ભગવાનમાં ભક્તિવાળા સાધુ છે નિત્યમ સંતો અભિગંતવ્યા નિત્ય સંતો પાસે જવું આવું વશિષ્ઠનું વચન છે અને સત્સંગ જ ભગવાનની ભક્તિનું મૂળ છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ભવાપ ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવેત જનસ્ય તર્હ્ય અચ્યુત સત્સમાગમ સત્સંગમો યર્હિ તદેવ સદગતો પરાવરેશે ત્વયી જાયતે મતિહિ હે ભગવાન સંસારમાં ભટકતા જીવને જ્યારે સંસારમાંથી છૂટવાનો સમય થાય છે ત્યારે તેને સત્સંગ મળે છે અને જ્યારે સત્સંગ મળે છે ત્યારે જગતના સ્વામી એવા આપના સ્વરૂપમાં ભાવના થાય છે બુદ્ધિ સ્થિર થાય છે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રતકર્ણ રસાયના કથા તજ્જોષણાદાસ સ્વપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર્ભક્તિ અનુક્રમિષ્યતી સત્પુરુષના સમાગમથી મારા પરાક્રમોના યથાર્થ જ્ઞાનને આપનારી હૃદય તથા કાનને પ્રિય લાગતી કથાઓ પ્રવર્તે છે અને કથાના સેવનથી મોક્ષ માર્ગમાં ત્વરિત શ્રદ્ધા પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે નષ્ટ પ્રાયેશુ અભદ્રેશું નિત્યમ ભાગવત સેવયા ભગવત ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી જ્યારે ભગવદ્ ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નષ્ટ થઈ જાય છે ત્યારે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં સ્થાયી પ્રેમ ભક્તિ થાય છે તેનું મહાત્મ્ય પણ ત્યાં ભાગવતમાં જ કહ્યું છે તુલયા માસ તુલયામ લવે ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભવત સત્સંગ ભવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ ભગવત પ્રેમી ભક્તોના લવ માત્ર સત્સંગની સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની તુલના પણ થઈ શકતી નથી તો પછી મનુષ્યોના તુચ્છ સુખોની વાત જ શી કહેવી યેશામ સંસ્મરણાત પુંસા સદ્ય શુદ્ધ્યંતિ વૈગૃહ કિમ પુનર્દર્શ પાદશૌચાસનાદિભિ જે મહાત્માઓને સંભાળવા માત્રથી જ ગ્રહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જતા હોય ત્યાં તેમના દર્શન સ્પર્શ પાદ પ્રક્ષાલન આસન આપવું એ આદિનો સુઅવસર મળે પછી તો ત્યાં કહેવું જ શું ન યમમયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુન તે પુનંત્યુરુ પુનંત્યુરુકાલેન દર્શનાદ એવ સાધવ તીર્થ કેવળ જળરૂપ જ નથી મૃતિકા અને શિલાથી બનેલી મૂર્તિઓ જ દેવતા નથી તેમનું તો ઘણું સેવન કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે પણ સંત પુરુષો તો પોતાના દર્શન માત્રથી જ પાવન કરી દે છે આ સત્સંગ તો સહુએ એક સરખી રીતે જ કરવો જોઈએ પણ સત્સંગથી દેહ અને દૈહિક પદાર્થોમાંથી આસક્તિ ટળી જતી હોવાથી ગ્રહસ્થોએ વિશેષપણે સત્સંગ કરવો તે પણ ભાગવતમાં જ કહ્યું છે ગૃહેશ્વ ગૃહેશ્વવ સ્થિતો રાજન ક્રિયા કુર્વન ગૃહોચિતા વાસુદેવાર્પણમ સાક્ષાદુપાસિત મહામુનિન સત્સંગાચ્છનકે સંગમ આત્મજાયાત્મ આત્મજાયાત્મજાદિશો વિમુચ્યેન મુચ્ય માનેશો સ્વયં સ્વપ્ન સ્વપ્નવદ્દુત્થિત હે રાજન મનુષ્ય ગ્રહસ્થાશ્રમમાં રહીને કામકાજ કરે પણ તેને ભગવદર્પણ કરી દે અને મોટા મોટા સંત મહાત્માઓની સેવા પણ કરે તો તે સત્સંગ દ્વારા પોતાનો દેહ પત્ની અને પુત્ર ધન એ આદિકમાંથી આસક્તિ છોડી દે છે અને આસક્તિ છૂટે એટલે તે જેમ ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ સાવધાન થઈ જાય છે તત્વો દુસંગમ મુત્સૃજ્ય સત્સુ સજ્જેત બુદ્ધિમાન સંત એવાસ્ય છિંદ છિંદતી છિંદંતી સંત એવાસ્ય છિંદંતી મનોવ્યાસંગ મુક્તિભિ એટલા માટે બુદ્ધિમાન પુરુષે પુરુરવાની જેમ કુસંગ છોડી દઈને સત્પુરુષોનો સમાગમ કરવો જોઈએ સંત પુરુષો જ સદુપદેશ દ્વારા મનની આસક્તિને નષ્ટ કરી દેશે નિમજ્જયોન મજ્જતામ ઘોરે ભવા ભવાબ્ધૌ પરમાયણમ સંતો બ્રાહ્મ બ્રાહ્મવિદઃ શાંતા નવદ્રઢે વાપસુ મજ્જતામ અન્નમ હિ પ્રાણીનામ પ્રાણ આર્તાનામ શરણમ ત્વહમ ધર્મો વિત્તમ નૃણામ પ્રેત્ય સંતોર સંતોર વાગ વાગ્બિભ્યતો અરણમ સંતો દિશંતિ ચક્ષુંસી બહિર બહિરર્ક સમુત્થિત દેવતા બાંધવા સંત સંત આત્માહમેવ ચ આ ઘોર સંસાર સાગરમાં ડૂબતા લોકોને માટે બ્રહ્મવેતા અને શાંત સંતોષ એક આશ્રય છે જેમ કે પાણીમાં ડૂબતા લોકોને માટે દ્રઢ નૌકા હોય જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણની રક્ષા થાય છે જેમ હું જ દિન દુઃખીઓનો પરમ રક્ષક છું જેમ મનુષ્યને માર મનુષ્યને મારે પરલોકમાં ધર્મ જ એમ માત્ર પૂંજી છે તે રીતે જ સંસારથી ડરતા લોકોને માટે સંતો જ પરમ આશ્રયરૂપ છે જેમ આકાશમાં ઉગેલો સૂર્ય લોકોના નેત્રોને દર્શન શક્તિ આપે છે તે રીતે જ સંત પુરુષો આત્મા તથા પરમાત્માના દર્શન કરવા અંતરદ્રષ્ટિ આપે છે સંતો અનુગ્રહશીલ છે હિતૈષી સુહૃદ છે પ્રિયતમ આત્મા છે વધારે શું કહું સ્વયં હું જ સંતો સંતોના રૂપમાં રહ્યો છું તેન સ્મરંતી તેન સ્મરંત્યંતી તેન સ્મરંત્યતિ તરામ પ્રિયમિષ મર્ત્યમ યે ચાન્વદ સુત સુહૃદ ગૃહવિત્તદારા યે ત્વબ્જનાભ ભવદીય પદારવિંદમ સૌગંધ્ય લુબ્ધ હૃદયેશુ કૃત પ્રસંગાહા હે નાથ જેઓનું ચિત્ત આપના ચરણકમળમાં સુગંધમાં લોભાયેલું છે આવા મહાપુરુષોનો જે સમાગમ કરે છે તેઓ પોતાના અત્યંત પ્રિય એવા આ શરીર સંબંધીઓ પુત્ર મિત્ર ઘર અને પત્ની આદિને પણ સંભાળતા નથી નૈશામ મતિ તાવ દુરુક દુરુક ક્રમાંત ક્રમાંત્રી ઘડન ઘ ક્રમાંક ગુરુ ક્રમાંઘ્રી નૈષા મતે સ્તાવદુરુ ક્રમાંઘ્રી સ્પૃશ્ય સ્પૃશ્યત્યનર્થાપગમો યદર્થ સ્પૃશત્યનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત જેની બુદ્ધિ ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરી લે છે તેને જન્મ રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે પરંતુ જે લોકોએ મહાપુરુષની ચરણરજનો મસ્તક ઉપર અભિષેક નથી કરતા તેની બુદ્ધિ કામ્ય કર્મોનું સેવન કરીને પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરી શકતી નથી હું કીધું એમાં येषां मतिस्तावदुरुक्रमाङ्घ्रिं शर्त्यनर्थापगमो यदर्थः महीयसां पादरजोऽभिषेकं નિષ્કિંચનાનામ નવૃણીત યાવત ઈશાબેજી શું છે ભગવાનના ચરણનું એટલું ફળ ન પડે સંતોન ચરણનો મળે હે કેવી રીતે કર્યું ભાઈ તમે ઋષિ સામે શું કે છે વચન સ્વામીજી શું કહ્યું હે કોનું ફળ વધારે તો આપણે તો આમ પગ દઈ છીએ બધાને શું છે ને ભગવાનના નો સ્પર્શ કરવાથી જન્મ મરણ તો છૂટી જવાય પણ જે જે કરવાથી ભગવાનના ચરણનો સ્પર્શ મળતો હોય એ સત્પુરુષોના સેવનથી જો નો સેવન કરે એનું તો એ ન મળે એમ શું ન મળે ભગવાનના ચરણનો સ્પર્શ ન મળે કા કેવો કરો ન મળે મહાપુરુષોને અવજ્ઞા કરી છે અવજ્ઞા ક્યાં આપણે કરી છે હાજર નો કે ગોતવા જવા अवज्ञा क्या करे नैषा मतिस तावदुरुक्रमांग्रीम पुरुषति अनर्थापगमो यदर्थ महीयसापादरजोभिषेक નિષ્કિંચના નવૃણી તયાવત એનું હું ગુજરાતી શું થાય સમજી હો નહીં કાંઈ થતું જ નથી હું ગુજરાતી હોતે નૈશામતે તાવસ પુરુક્રમાંગ્રીમ સ્પૃશતી એમ જ્યાં સુધી યાવત નિષ્કિંચનાના મયસામ પાદરજોભિષેકમ ન વૃણેત તાવત ઉરુક્રમાંગ્રીમ એશા મતિમ ન સ્પૃશ સ્પૃશતે જ્યાં સુધી ભગવાનના ભગતના ચરણની રજથી પોતે નાય નો નાખે ત્યાં સુધી ભગવાનના ચરણનો સ્પર્શ થતો નથી યાવત તાવત યાવત <coughs> નિષ્કિંચનાનામ પાદરજો અભિષેકમ ન ભવતી તાવત ઉરુ ક્રમાંગરીમ ન સ્પૃશતી ભગવાનના ભગતના ચરણની રજનો અભિષેક પોતાના માથે નથી કરતો ત્યાં સુધી ભગવાનના ચરણને આમ અડવા જાય તો અડી નથી એને હૃદયમાં અડતો નથી ભગવાનનો સ્પર્શ ભગવાનના ભગતની ભક્તિ જેને ન અડે એને ભગત ભગવાનની ભક્તિ ન અડે કરે તોય ન અડે ભગવાનની ભક્તિ કરી રાખે તો એને અડે નહીં એમ કીધું ન સ્પૃશતી એમ ઉરુ ક્રમાંગ્રીમ ન પ્રસતી એ ભગવાનનો ઉરુ ક્રમાંગ્રીંગ સ્પર્શ કેવો છે તો અનર્થાપગામાં હા એમ અર્થને દૂર કરનારો છે બોલો અનર્થને દૂર કરનારો છે એવો ભગવાનનો સ્પર્શ છે બધા અનર્થ યદાનર્થ યદાનર્થ અપગામાં એમ જેટલા અનર્થ હોય એ બધા એને દૂર કરનારો છે પણ એનો ટચ નથી થતો શું કરવા દે ભગવાનના ભગતના ચરણની રજથી પહેલા એ નાયો નથી નિષ્કિંચના નિષ્કિંચના નામ નામ મહી અસામ પાદરજોભિષેકમ ન વૃણેતા યાવત ન વૃણેતા એટલે શું છે નિષ્કિંચન એટલે શું એમ નિષ્કિંચનાનામ અસામ પાદરજોભિષેક જેને કઈ નો જોતો એવા નો જોતો હોય તેનો મહિમા હું નિષ્કિંચન નિષ્કિંચન એટલે ન જોતો હોય એટલે એવા એને નિષ્કિંચન કહેવાય કે ન જોતું હોય એને નિષ્કિંચન કહેવાય જેની પાસે કઈ હોય નહીં એને નિષ્કિંચન ન જોતું હોય એમ નહી જેની પાસે કઈ નિષ્કિંચન કિંચન એટલે ધન કિંચન એટલે કઈક દાન સંપત્તિ કઈક હંગરવા જેવું એવું નિષ્કિંચન એટલે જેની પાસે કઈ હંગરવા જેવું ન હોય એવા મહીયસા મહીયસા એટલે મહાપુરુષ એમ જેની પાસે કઈ ન હોય મહાન હોય કે જેની પાસે કઈ હોય મહાન હોય ન હોય મહાન તો આપણે કઈ કાઢી નાખી આ ચાદર એ ઓઢી છે કોણ મહાન જેની પાસે કઈ હોય એ મહાન કે સદગુણો હોય તો સદગુણો હોય તો મહાન નહીં હું સ્વામીજી હું કયો છે કોણ મહાન જેની પાસે કઈ હોય એ કે ન હોય ન હોય સદગુણો ન હોય તો ઢાંઢા જેવો હોય તો મહાન મહાન ઢાંઢો એમ હે તમે શું કયો પોતાના અર્થે ન વાપરે તો પોતાના અર્થે નો વાપરે કાંઈ હોય તો એમ થાળ કરીને પોતે ન ખાય એ હો સદગુણ સાબિતી હોય કે હોય તો પોતાના માટે ન કરીને રાખે એમ એને અકિંચન પોતાને માટે ન કાંઈ કાંઈ પણ ન કરી રાખે સદગુણ હોય એ પોતાનો હોય એ કાંઈ પોતાના માટે ન કરી રાખે તો એ મહીયસામ એના પાદ રજો અભિષેકમ યાવત ન વૃણિત તાવત ગુરુ ક્રમાંકરી સ્પર્શ ન સ્પૃશતી એમ ભગવાનના ચરણનો એનો સ્પર્શ થાય એની શું કરે નેશા મતી એની બુદ્ધિ છે એ ભગવાનને સ્પર્શ નથી કરી શકતી એની બુદ્ધિ છે એ ભગવાનના ચરણના ભગવાનના ભગતના ચરણને રજને અભિષેક થાય ત્યારે પવિત્ર થાય ત્યારે ઓલાને અડે કે માથા ભટકાવે તો એનો અડે માથામાં બુદ્ધિ હોય ને માથું શું કરો ભગવાનના ચરણમાં મૂકી છે આપણે બુદ્ધિ પવિત્ર બુદ્ધિ ભગવાનમાં ક્યાંક અડે તો એ બુદ્ધિ ભગવાનને કાંઈક અડી જાય તો ક્યાંક પવિત્ર થાય પણ તાવત ન સ્પૃશતી બીજી નાય ના એવો નથી ને યાવત નિષ્કિંચના મહા મહી અસામ અભિષેકમ ન વૃણિત એમ પાદ અભિષેકમ એટલે શું પાદરજ ચરણરજ નો અભિષેક નાવું એમ અભિષેક એટલે શું કહેવાય મોટા માણા કરે તો એને અભિષેક કહેવાય નાના માણા તો ના એમ આવું બુંદિયાળ હોય તો પલાળ્યા કહેવાય કેવો સરસ શ્લોક છે જો નૈષામતિ નૈષામતિ સ્થાવત ઉરુ ક્રમાંગરીમ પ્રસત્તન્યર્થાપગમો યદર્થઃ એટલે સત્સંગ કરવો ભગવાન ના ચરણ ની રજ લઈને માથે નાય નાખવું આખું તો અડે નહી એને એવું કીધું એને ભક્તિ કરે શું વાત શું આવી નૈશા મતી તાવત ઉરુ ક્રમાંક રીમ સ્પૃશતી નૈષામ મતિ એશામ મતિ તાવત ઉરુ ક્રમાંક રીમ ન સ્પૃશતી ભગવાનના ચરણને અડે નહીં અડે નહીં એટલે શું ક્યારે અડે નહીં હે ક્યારે અડે ભક્તિ કરે તોય ન અડે એમ અડે ને એવું શું કરે કીધું હોય અડે તોય ન અડે એમ તો ના પાડે ને નકર તો ક્યાં વાંધો એમ શેટો હોય ને કે મારે અડતો નથી તો એ કઈ એ કઈ કહેવા જેવી વાત છે હે ત્યાંને કઈ વળગ્યું નહીં અને કઈ ચોટ્યું નહીં એ કેમ શેટો હોય તો ચોટ્યું નહીં એમ અને ચોટાડ્યું તો કઈ ચોટ્યું નહીં બોલે ભગત કેતા હતા ને અમદાવાદ વાળા ભગત બહુ કહેતા મને કઈ સત્સંગ તો નથી કઈ એટલે તો નથી એટલે હું કરું છું તોય મને તો નથી સત્સંગ એમ બિચારાને એને ખબર છે એટલે કે હાલ આપણે હું સત્સંગ તો દરરોજ કરું છું પણ કાંઈ સોટતો નથી એમ એટલે ભક્તિ કરે તો ખરા પણ તો એને સોટે નહીં કાંઈ ભક્તિ કાંઈ ન સોટે એવું કીધું છે નૈશામ મતિમ તાવત ઉરુ ક્રમાંગ્રીમ સ્પૃશતિ એમ અનર્થાપગમો યદર્થ યદર્થ અનર્થાપગમો એમ નૈશામ મતે ઉરુ ક્રમાંગ્રીન વૃષતિ અનર્થા પગમો યદર્થ યાવત અનર્થ યાવત અર્થ અનર્થા પગમ એટલે યદાર્થ જે ભગવાનની ભગવાનના ચરણની રજ છે ભગવાન ચરણ છે એ બધા અનર્થને દૂર કરવા વાળા છે એવા ભગવાનના ચરણનો પ્રતાપ છે પણ આને સોટે નહીં રાહુદી આના ચરણ ની રજ થી નાય ન નાખે ત્યાં આના ચરણ ની રજ થી નાય ન નાખે શાસ્ત્રીજી મહારાજ બહુ કેતા એક વખત વાત કરતા કે સ્વામી ના પગ ને તળીએ મેં જીભ અડાડી પગ ને તળીએ કે અમે એક વખત યાત્રામાં જતા હતા યાત્રામાં પછી બધું હાકડ હોય એટલે બધા એક એક ખાનામાં ભરાઈ ગયા હોય તો નારાયણદાસ સ્વામી પહેલાં તો ઓલા જૂના જમાનાની રેલવે યાત્રા હતી એટલે કંઈ બધા ઓલી ગાદી ને એવું ન હોય પછી જગ્યા નહોતી આમ નીચે હોઈ ગયા અમે તે સ્વામી આમ પગ આમ હેઠા કરીને હોય છે તે ત્યાં હળવે કરીને જીભ અડાડી પણ જીભ અડાડવામાં પાછો વિવેક જોઈએ આમ લબરકો મારે તો ઓલા અમુકના પાટું માર ધોળે ક્યાંક મોઢું ભાંગી નાખે પાટું તો ન મારે પણ એને સંકોચ થઈ જાય કે આ કોણ વળી હું આ વેવલાય હું આદરી એની તો એને ગમે નહીં પાછી એમ એટલે એવી રીતે જે બડાડી ગઈ એને ખબર ન પડે તોય જીભ તળી અડાડીએ એવી ચાડ હતી યાવત નિષ્કિંચના નામ મહી અસામ પાદ રજો અભિષેકમ ન વૃણીત તાવત ઉરુક્રમાંઘ્રીમ ન સ્પૃશતિ એશામ મતિ ઉરુક્રમાંઘ્રીમ ન સ્પૃશતિ એના ચરણની રજનો એટલો મહિમા હોય તો એને ભક્તિ ક્યાંક ભક્તિથી પલ લે નહીં તો શોર્ટેજ નહીં કાંઈ કાંઈ નથી સત્સંગ કરે તો એનો શોર્ટે ભક્તિ કરે તો એનો શોર્ટે આખો સત્સંગ ભક્તિ તો કરે છે કે નથી કરતો મોટા મોટા જાજી નથી કરતા કેટલી કથાનું લિસ્ટ કરે મેં આઠસો કથા કરી મેં પાંચસો કથા કરી મેં હજાર કથા કરી તો એની એને કઈ એક એક કથા સોટી હે એને એક એક કથા સોટી કે નહી શું કહો છે હે તમે શું કહો છો કથા પાંચસો કથા કરી હોય તો સોટી કે નહીં હગે તમે કેટલા પ્રવચન કરી નાખ્યા કે નથી કર્યા છે વારો જ નથી આવતો એટલે એ કથા તો એને સોટે નહીં કરે તો એને તો ન સોટે બીજા ને સોટે એ ભક્તિ કરે ને એને સોટે નહીં શું કરવાનું ન સોટે પેલું તેલ આમાં લગાવ્યું હોય તો પછી પાણી સોટે હાથમાં તેલ લગાવ્યું હોય તેલ વાળા હાથ થઈ ગયા હોય ઘી વાળા હાથ થઈ ગયા હોય પાણી સોટે તો એ એમાં ભક્તિ ન સોટે નૈષાં મતિસ્તાવદુરુક્રમાંઘ્રીમ સ્પૃશ્ય સ્પૃશત્યનર્થાપગમો સ્પૃશતિ સ્પૃશતિ અનર્થામ મતિ ઉરુક્રમ તાવત ઉરુક્રમાંઘ્રીમ ન સ્પૃશતિ એશામ મતિ તાવત ઉરુક્રમાંઘ્રીમ ન સ્પૃશતિ કેશામ કેશામ નિષ્કિંચનાના મહી યસામ પાદરજોભિષેકમ ભગવાનના ચરણમાં ચોટે જ નહીં એની ભક્તિ એને ન ચોટે અને સત્સંગે એને ન ચોટે જ્યાં સુધી આમ ન કરે એટલે સત્સંગ નો બહુ મોટો મહિમા છે સત્સંગ કરે પછી ઓલું બધું કરવા મને એટલે સોટે એને તાવતી નગર ન સોટે નૈષા મતિસ્તાવદ ઉરુક્રમાંઘ્રીમ સ્પૃશત્ય અનર્થાપગમો યદર્થ કોને કીધું છે એવું શ્લોક નંબર છે નહીં ત્યાં શ્લોક નંબર તો છે ભાગવતમાં ક્યાં સાત પાંચ બત્રીસ હે સાત પાંચ બત્રીસ હાથમાં સ્કંદમાં પાંચમાં અધ્યાયમાં કીધું છે કોને કીધું હોય કયો ભાગવત તૈયાર નથી કરતા હે કરે છે કેટલે કેટલે પૂગ્યા છે કોને કીધું એવું પ્રહલાદે કીધું છે હાથમાં અધ્યાયમાં હાથમાં સ્કંદમાં પ્રહલાદનું આખ્યાન આવે છે પ્રહલાદ એવું કીધું છે મયી અસાંપાદરજોભિષેકમ યાવદ વૃણીતે નિષ્કિંચનાનામ નિષ્કિંચન એવા જે ભગવાનના એકાંતિક સંત એના ચરણની પાદ રજથી નાય ન નાખે ત્યાં સુધી એની બુદ્ધિ ભગવાનના ચોટે નહીં મતીને નવરાવવાની છે પોતે નાવાનું નથી પોતે નાય નાખે ચોપડીને ઘણા ચોપડે જ છે ને રજ તો પણ એની બુદ્ધિ ને નવરાવવાની છે વાંચો નૈષામ મતિસ્તાવદ ઉરુક્રમાંઘ્રીમ સ્પૃશત્યનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનામ ન વૃણીત યાવત જેની બુદ્ધિ ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરી લે છે તેને જન્મ મરણ રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે ખરેખર ગુજરાતી બરાબર નથી એમ શ્લોકમાં છે એવું ગુજરાતી શું કર્યું કયો જેની બુદ્ધિ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરી લે છે તેને જન્મ મરણ રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે પરંતુ જે લોકોએ મહાપુરુષની ચરણરજનો મસ્તક ઉપર અભિષેક નથી કરતા તેની બુદ્ધિ કામ્ય કર્મનું સેવન કરીને પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરી શકતી નથી એટલે થોડો જેવો ભાવ આવવો જોઈએ એવો નથી ગુજરાતી આમ એને સીધું જ છે એમ કે એ એશા મતે તાવત પૂરું ક્રમાંગરીમ ન સ્પૃશતી નૈશામ છે ને અહીંયાથી ન ન્યા લેવા ઓલું છે અનર્થા પગમો યદર્થ એ તો ભગવાનની ચરણારવિંદના પ્રતાપ છે ભગવાનનો ચરણાર સ્પર્શ છે આવો છે અનર્થા પગમો યદાર્થ જેને મળવાથી તત્કાળ ભાગી જાય પણ એ યાવત આની મૂર્તિ ન સ્પુરુષ ક્યાં સુધી નિષ્કિંચન એવા ભગવાનના ભગત એના ચરણની રજથી અભિષેક એ પસંદ નથી કરતી એની બુદ્ધિ ત્યાં સુધી એની બુદ્ધિ ભગવાનના ને સ્પર્શ નો થાય ભગવાન ના ભગવાનના ને સ્પર્શ ન થાય એટલે એને અડે નહીં એમ એટલે એને ભક્તિ એ ન અડે એનો અર્થ એવો એટલે સત્સંગ એ અડે નહીં સત્સંગમાં નાય તોય અડે નહીં તેલ ચોપડી નાયો હોય તો આમ ઊભો થાય તો બધું બધું પાણી હેઠું દડી જાય એટલે આમ કથામાંથી ઊભો થાય તો બધી કથા હેઠે દડી જાય કે એને અડે નહીં ને નસ પુરુષ હતી એવું કીધું શ્લોક નંબર થર્ટી થર્ટી બોલા બોલા પથરા ચોડવા છે તો એને પછી રેતી ચોટાડી છે ને પેલા રેતી સોટાડે તો એ પથરા સોટે રેતી ન સોટાડે તો સોટે નહીં એમ એમાં આ પેલા આ સોટાડે તો એ ઓલી સોટે નહીં તો ઓલી સોટે જ નહીં ભક્તિ એ ન સોટે સત્સંગ એ ન સોટે ઉભો થાય દડી જાય હેઠ ઊભો થયા પેણી સત્સંગ ને ભક્તિ બે દડી જાય શ્લોક નંબર થર્ટી સેવન ગુરુદેવ નૃપેક્ષાર્થમ न गम्यं रिक्तपाणिभिः विश्वासघातो नो कार्यः સ્વશ્લાઘા સ્વમુખે ન ચ અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનના અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે પોતાના વખાણ ન કરવા પોતાને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો ઉપદેશ કરનારા ગુરુ પોતાના ઈષ્ટદેવ અને રાજા એ ત્રણના દર્શન કરવા ખાલી હાથે ન જવું અર્થાત તે ગુરુ આદિના દર્શન કરવા કંઈક ભેટ લઈને જ જવું સ ગુરુ મેવાભિગચ્છેત સમીપ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તે ગુરુ કે જે શ્રુતિ શાસ્ત્રવિદ અને બ્રહ્મનિષ્ઠ હોય તેની સમીપે હાથમાં સમિધા વગેરે ભેટ લઈને જવું સમિધાનો મતલબ ભેટ લઈને જવું એવો છે સ્મૃતિ પણ કહે છે કે રિક્ત પાણીર્ન ગચ્છેત્તુ રાજાનમ શ્રોત્રિયમ ગુરુમ ખાલી હાથે રાજા પાસે અને વેદાદી ભણેલા ગુરુ પાસે ન જવું કોઈનો વિશ્વાસઘાત ન કરવો કોઈને કહે કે હું તમારું કામ કરી આપીશ હું તમારું રક્ષણ કરીશ અને પછી તે કામ કે રક્ષણ ન કરે તો તેને વિશ્વાસઘાત કર્યો કહેવાય છે તે સ્મૃતિમાં કહ્યું છે કે સ મહાપાતકી ભૂમો યો વિશ્વાસ્યાન્ય મર્દયેત જે બીજાને વિશ્વાસ આપીને પછી તેને હેરાન કરે છે તો આ ભૂમિ ઉપર તે મહાન પાપી કહેવાય છે અર્થાત તેને મહાપાપ લાગે છે વળી પોતે પોતાને મુખે પોતાના વખાણ ન કરવા વ્યાસમુનિએ કહ્યું છે જે નિંદાન્યસ્યાન્ય આત્મન શ્લાઘા નિંદા અન્યસ્ય આત્માન શ્લાઘા દ્વયમ સુકૃત નાશકૃત નાશકૃત દ્વયમ સુકૃત નાશકૃત પારકી નિંદા અને પોતાના વખાણ આ બે પુણ્યનો નાશ કરનારા છે અબ્રુવન કશ્યચિદ નિંદામ આત્મશ્લાઘામ વર્ણયન વિપશ્ચિદ ગુણસંપન્ન પ્રાપ્નોત્યેવ મહદ્યશ જે ગુણ સંપન્ન વિદ્વાન કોઈની પણ નિંદા નથી કરતો અને પોતાને મુખે પોતાના વખાણ નથી કરતો તો તે મહાન યશસ્વી થાય છે આ રીતે શ્રી ભીષ્મજીએ કહ્યું છે બીજાના વખાણ તો યોગ્યપણે કરવા પોતાને ન કરવા આડકતરી રીતે એમ કે ગમે તે પોતાને વખાણ બોલો બીજાને તો કરવા પાસે બીજાના વખાણ તો યોગ્યપણે કરવા પોતાના વખાણ બીજા પાસે કરાવવા પણ નહીં ખોટે ખોટા પાસે બીજાને ન કરવા યોગ્ય રીતે કરવા હમ ખોટે ખોટા બીજાને વખાણ કરે તો એમાં શું વાંધો માથે ચડી જાય ના રે માથે તો અમુક ના ખુશ થાય ને આપણે મદદ કરે માથે થોડે વખાણ કરે એટલે માથે ચડી જતા છે એવું ભાઈ સદગુણ સ્વામીજીને વખાણ કરે તે ખુશ ન થાય તો કે આપણે હોતા હોય તો માથા આવીને બે જાય કેમ વખાણ કર્યા હે હું ભાઈ કોકના ખોટા વખાણ કરવામાં શું વાંધો ભાઈ વિજુ મંગળ સ્વામીજી એમ કે વિશ્વ મંગળ સ્વામીજી બહુ હોશિયાર છે અને કેટલું સંચાલન કરે છે ને ખોટા ખોટા મણીએ વખાણ કરવા તમારા તો વાંધો હું હે એવું હોય વખાણ કરે તો અમુકના સહમાં આવી જાય કે હું કરું હવે તો હું તો કરું જ ખાસ તો એમ સહમાં આવી જાય કે ન કરે તમારા વખાણ કરો કે તમે બહુ સારી પેલી સિસ્ટમ ગોઠવો છો તો તમે પાવરમાં આવી જાવ કે પછી કરો જ નહીં હાવ પ્રગતિ અટકી જાય હે પ્રગતિ અટકી જાય ના રે પાવરમાં આવી જાય અમુક માણસ વખાણ કરે તો પાવરમાં આવે છે બધા અટકી જાય છે એવું કઈ ન હોય તો વાંધો હું હે હું ભાઈ ઋષિ સામેથી હોય કે છે હે એ સમજતો તો હોય કે ખોટા વખાણ છે કે પોતાને ન ખબર હોય હે પોતાને ખબર ન હોય કે હું ખોટો છું તો એ માની શું કરવાની લે બધા થોડા માની લે પણ બીજા પડખે બેઠા હોય ભૂલા પડે એમ પડખે બેઠા હોય ભૂલા પડી જાય ને કે ભાઈ આ ખોટા વખાણ કરે છે વિશ્વ મંગલ સ્વામીજી બહુ હોશિયાર છે એમ ખોટા વખાણ કરે તો પછી તો આ સ્વામીજી માની જ લે કે આના જેવું તો હોશિયાર કોઈ નહીં જાઉં હું હોશિયારી લેવા તો આ સ્વામીજી બહુ હોશિયાર છે તો કે હું હોશિયારી લેવા જાઉં તો ભૂંડાઈ નું ભટકાય એટલે બીજો ન ભટકાય એટલે ખોટા વખાણ ન કરે એટલે એને ખોટા વખાણ કરે બીજાને ભૂલા પાડ્યા કહેવાય ને એટલે એનો એને ફળ મળે એટલે સાચા વખાણ કરવાય હાચા પાસ ન કરવા એવું નહીં એમ હાચા કરવા જોઈએ ખોટા ન કરવા કામ કરવા હોય તો એકલા કરી એકલા વખાણ કરી લેવાના ક્યાં ખોટે ખોટા વખાણ ખાનગી કરી લેવાય ઓહો સદગુણ સાહેબ તમે આમ હાલ આવતા હતા તો આમ હલતી હતી પૃથ્વી કેમ હતું કઈ કઈ ખબર હતી આમ હાલતી હતી ઓલો ઓલો શેડો હેઠો છે ને ઓલો શેડો હેઠો થઈ ગયો તો તમે આમ ઓલે પણ જયારે સાધુ આશ્રમમાં ચડ્યા હતા એ છેડો હેઠો થઈ ગયો આમ છે તો સંજયભાઈ ઢાળ તો ઓલે પણ રાખ્યો હતો કે અહીંયા એમ કહેવાનું ખાનગીમાં પણ નહીં તો પાછા વાળી બોલે ભાઈ નીત સ્વામી માને કે આ સદગુણ સ્વામી તો અહીં ચડે છે તો પાછા બોલો છેડો હેઠો થઈ જાય તો ત્યાં હરખા થોડાક પાણા ભરાઈને ઊંચું વધારે કરે તો બસ મુશ્કેલી થઈ જાય એટલે બીજા એ નીત સાહેબ ભૂલા ન પડે એટલે તમારે એકલા વખાણ કરી લેવાનું પછી તેને માનવું એમ માને કે મારું ઊંચો થઈ ગયો તો લાદી ઉખડી ગઈ હતી કઈ ખબર ન પડી બીજાના વખાણ તો યોગ્યપણે કરવા પોતાના વખાણ બીજા પાસે કરાવવા પણ નહીં પોતાના વખાણ અને બીજાની નિંદા સારા લાગે છે પોતાના વખાણ અને બીજાની નિંદા સારા લાગે છે ત્યાં સુધી મોટે ભાગે આ વચન ચોખ્ખું પાળી શકાતું નથી શ્લોક નંબર થર્ટી એઇટ यस्मिन् परिहिते पेश्योर्दृश्यान्यङ्गानि चात्मनः तदुष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः અને જે વસ્ત્ર પહેરીએ થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું જે વસ્ત્ર પહેર્યા પછી પણ પોતાના ઢાંકવાના અંગ અવયવો બીજા લોકોને દ્રષ્ટિગોચર થતા હોય અને લોકમાં સારા સજ્જનોમાં નિંદા થતી હોય આવું સજ્જનોએ માન્ય નહીં રાખેલું વસ્ત્ર અમારા આશ્રિત પુરુષોએ તથા સ્ત્રીઓએ ન પહેરવું વસ્ત્ર પહેરવા તે પોતાના ગુપ્તાંગોને ઢાંકવા માટે જ હોય છે જો તે ન થાય તો તે પહેર્યા ન પહેર્યા જેવું ગણાય સદાચાર દીપમાં કહ્યું છે કે અતિ સૂક્ષ્મમ ચ દ્રશ્યાંગમ સ્ફાટિતમ જાલ સન્નિભમ ન ધાર્યમ મલિનમ વાસો ધાર્યમ સૂચિત ઘનમ ચ તત અત્યંત ઝીણું ફાટેલું કે જાળી જાળી જેવું જેમાં પોતાના અંગ દેખાતા હોય આવું વસ્ત્ર પહેરવું નહીં અતિ મલિન આ બધા વસ્ત્ર પહેર્યા હોય તોય ન પહેર્યા કહેવાય એમ અતિ ઝીણું હોય અંગ દેખાતા હોય ફાટી ગયું હોય અતિ હાવ જળી ગયું હોય એટલે અંગ દેખાતા હોય એમ અને અતિ મલિન હોય એટલા વસ્ત્ર પહેર્યા હોય તે પહેર્યા જ ન કહેવાય એ વસ્ત્ર ન પહેર્યા કાળા કીટોડા જેવા થઈ ગયા હોય તો એ ન પહેરે કે બધા જોવે શું કે એને વસ્ત્ર પહેર્યું છે એમ જોવે કે કાળા કીટોડું છે જોવે અત્યંત ઝીણું ફાટી ફાટેલું કે ઝાડી જેવું જેમાં પોતાના અંગ દેખાતા હોય એવું વસ્ત્ર પહેરવું નહીં મેલું વસ્ત્ર પહેરવું નહીં જે પવિત્ર અને ઘાટું હોય અંગ ન દેખાય તેવું વસ્ત્ર હોય તે પહેરવું જે અત્યંત દરિદ્ર હોય અતિશય ત્યાગી હોય તીવ્ર વૈરાગ્યને લીધે શરીરનો પણ અનાદર કરતા હોય તેઓને તો બીજાની ઈચ્છાને આધીન જ વસ્ત્ર મળતા હોય છે તો તેને માટે આ નિયમ લાગુ પડતો નથી ફાટેલું હોય તો એવું એમ મલિન છે એવું કઈ બીજાના આધીન ના પહેરવાનું કાળું કેટોડા જેવું હોય એ બીજાના આધીન થઈને પહેરવું નહીં પણ એને જૂનું કે જળી ગયેલું વસ્ત્ર હોય અતિ ત્યાગી હોય કે અતિ ત્યાગ દેખાડવો હોય બેમાંથી એક હોય તો એવું પહેરવું જોઈએ અતિ ત્યાગ દેખાડવો હોય તો ફાટા વેર ફાટેલા કપડા વેર દેખાય કેમ એ તો દેખાય નહીં એટલે એવું હટ બે પહેરવું જોઈએ કે હાવ જળી ગયેલું હોય એવું પહેરવું જોઈએ ચાય કરીને જળી ગયેલું બારું રાખવાનું કે અરે મોટા સ્વામીજી તમારે આવું